હા કરો ગીતાનો વારો છે ને હા દીદી મારો વારો છે અવાજ આવે છે બરાબર છે હવે તું બોલે ત્યારે ખબર પડે ને હા પ્રણામ દાદા કાલે એક સાઈડમાં શ્લોકમાં જોયું આપણે કે ભગવાન અર્જુનજીને કહી રહ્યા છે કે આપ મારા શરણે આવવાથી આપને શું એટલે ફળ શું મળશે તો એટલે પરમ શાંતિ અને શાશ્વત એવું સ્થાન મળશે એમ અને આગળ મારો ત્રેસઠમો શ્લોક છે જજી ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા વિમુષ્યેતત અશેષેણ યથેચ્છસી તથા કુરુ શ્લોકાર્થ આવી રીતે ગુહ્યથી પણ ગુહ્ય જ્ઞાન મેં તને કહ્યું આનો સંપૂર્ણતાથી વિચાર કરી જે ઈચ્છામાં આવે તેમ કર અહીં આગળના શ્લોકમાં પ્રભુએ એમને અર્જુનજીને શરણે આવવાનું કહી અને ફરી પાછા અહીંયા એ જ વસ્તુ એમને કહી રહ્યા છે કે જે કંઈ શરણાગતિ જે છે એ ગુહ્યથી ગુહ્ય જ્ઞાન છે એમ તો એ મેં તને કહી દીધું છે હવે તને જે ઈચ્છા હોય એ તું કર હવે સર્વ ગીતાના શાસ્ત્રાર્થનો ઉપસંહાર કરે છે ગુહ્યથી પણ ગુહ્ય એટલે અતિ ગોપ્ય આ સર્વ શાસ્ત્રોના જ્ઞાનના સારરૂપ જ્ઞાન સર્વ વેદાંતોના ઉત્તમ સિદ્ધાંતનો સાર મેં તને કહ્યો આનો સંપૂર્ણતાથી વિચાર કરી જેમ ઈચ્છામાં આવે તેમ કર આગળના શ્લોકમાં ભગવાન શરણાગતિનું કહીને અર્જુન આજે કઈ જવાબ નથી આપતા એવું લાગી રહ્યું છે એટલે ફરી પાછા ભગવાન એમને એટલે સચેત કરે છે કે જે કંઈ ગોપ્ય હતું જે ગુહ્યથી પણ ગુહ્ય જ્ઞાન એવું હું તને કહી રહ્યું છું કહી રહ્યો છું પણ હવે તને જો એટલે તને જે પસંદ પડે તું કર હવે એમ તારી ઈચ્છા મુજબ એમ હજી ભગવાનને એમ થાય છે કે જો અહીંયા સુધી ભગવાનની ચિંતા છે કે અર્જુન વિમુખ ના થઈ જાય એમ એટલા માટે અહીંયા એને વારે ઘડી હજુ આ સમજાવવા માટેનો ટ્રાય કરે છે આગળ લઉં જજો હા લઈ લે હા સર્વગુહ્યતમ ભૂય શૃણુ મે પરમમ વચ ઇષ્ટોસી મે દ્રઢમિતિ તતો વક્ષ્યામી તે હિતમ સર્વથી ગુહ્યતમ મારું વચન ફરીથી સાંભળ તું મને બહુ જ પ્રિય છે તેથી તને હિત કહું છું વિવેચન સર્વ શાસ્ત્રોનો વિચાર કરી શાસ્ત્રાર્થ જાણવો બહુ કઠિન હોવાથી ભગવાન પોતે જ નિરતિશય કૃપા કરી અર્જુનનો અને તેના દ્વારા સર્વ લોકોનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી પોતે જ શાસ્ત્રનો નિશ્ચિતાર્થ કહે છે તું મને બહુ જ પ્રિય છે તેથી આ તારું હિત કરનાર પરમ ગુહ્ય વચન કહું છું એમ અર્જુનને આ ઉત્તમ ઉપદેશ આપવાનું પ્રયોજન કહ્યું અને આગળના પાસઠ છાસઠ શ્લોકમાં તે હિતકારી ઉપદેશ કહે છે અહીં ફરીથી અને સર્વથી ગુહ્યતમ શબ્દો યોજ્યા છે તેથી એમ એમ જણાય છે કે જો કે ભગવાન પોતે જ પુરુષોત્તમ છે એમ પહેલા અર્જુનને કહેલું છે છતાં પણ તે પોતાના સારથી બનેલ હોય મનુષ્ય છે અને પુરુષોત્તમ તો બીજો જ કોઈ અંતર્યામી રૂપ નિર્ગુણ હશે અને ભગવાન આ શ્લોક એકસઠ બાસઠ થી તેનું ભજન કરવાનો ઉપદેશ કરેલ છે એવો સંદેહ કરવો યોગ્ય નથી એટલે ભગવાને આગળ પણ સત્તાવન અઠાવન શ્લોકમાં આ વચનો ભગવાનની શરણાગતિના વચનો એમને કયા છે એટલે અહીંયા ફરીથી પાછા એને વચન એમને કહી રહ્યા છે અને ફરીથી કહેવાનું ભગવાન એમ કહે છે કે શા માટે હું તને ફરીથી કહી રહ્યો છું કેમ કે તું મને બહુ જ પ્રિય છે એટલા માટે હું તારું હિતકારી એવું આ વચન કહી રહ્યો છું અને અહીંયા એ એ કહી રહ્યા છે આગળ કે જે કેવું ફરીથી અને ગુહ્યતમ શબ્દો શાના માટે યોજ્યા છે તો એનું એક બીજું રીઝન એમ પણ છે કે ભગવાન પોતે પુરુષોત્તમ છે એમ એમ તો આગળ કહેલું છે છતાં પણ એમને એવું ના થાય કે એમના સારથી બનેલા હોવાથી એ કોઈક મનુષ્ય રૂપ જ હશે એમ અથવા તો કોઈ અંતર્યામી રૂપ નિર્ગુણ હશે એટલા માટે એને ફરીથી પાછો આવો ઉપદેશ આપીને અર્જુનજીને પોતાનું સ્વરૂપ સમજાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ ભગવાનની ખૂબ જ પ્રિય હોવાથી આ ફરીથી ફરીથી શબ્દ વારે એટલે ફરી પાછો આવી રહ્યો છે એવું લાગે છે હા છે આમાં કઈ વિચારણી जो रीशांत तो નાશ પામે અઠાવન શ્લોકમાં કહ્યું આ બધું અને પછી સવા ઓગણસાઈ થાય એકસઠ સુધી તમને તેની મારે ખબર નહીં આવે તો આપણે કરીને પછી ઈસી કરીને ગીતાજી પૂરા કરેલા લાગે છે અને હવે અર્જુનને પોતાના આ મિત્ર છે એટલે મિત્રવત કરીને આ સમજાવી રહ્યા છે બાસઠ સુધી એમ લાગે છે કે બધાને સાવધાન બધાને સમજાવી રહ્યા છે જો મારું નિઃસાંધક ના થશે એને કહી દીધું હજુ અહીંયા એમ કહી આજ્ઞા કરી રહ્યા છે કે જો તને ઠીક લાગે છે કર એકવાર નાશ કહી દીધું કે આ નિઃસાંધક નાશ થશે હજુ ઈશ્વર સ્વભાવ એમ કહ્યું કે હવે તને ઠીક લાગે છે એમ કર પછી હવે મનમાં ના બહુ મત કરતો હવે વ્યક્તિગત રીતે કંઈક થઈ રહ્યા ને શું લાગે છે અને કારણ જનરલ ટોપિક એ પૂરો થયો હોય એ મને સમજાય છે જ્ઞાન આખ્યાન આ કહ્યું તને ઠીક લાગે બધા આગળ નાશ થવાનું કહી દીધું કારણ નહીં આપણે તો નાશ પામશે આ તો સમજમાં કે નહીં નાશ પામી જાણે After the movement. બીજા કઈ છે વિષય આગળ કોનો છે ક્રમ લવ જે છે આકાર દંડત્રા બરોડા ચાલ હેલો હા કરો સંભળાય હા મનીષાબેનનું છે પણ એમને અનુકૂળ નહીં હોવાથી હું લઉં છું હું જે છે દંડવત પ્રણામ વનમના ભક્તો મધ્યા હેલો ગૌ ને મનમના ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિ જાને પ્રિયોથી સ્મી લોકાર્થ મારામાં મન રાખનાર થા મારો ભક્ત થા મને નમસ્કાર કર તું મને પ્રિય છે તેથી તારી પાસે સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તું મને જ પામીશ વિવેચન હે પાર્થ સર્વ વેદાંતોથી વેદ્ય સ્વકીય ભક્તો પ્રતિ વાત્સલ્યતાના સાગરરૂપ સરો સારથી થઈ રહેલો હું ભગવાન છું તેનામાં જ મન રાખ મારી જ ભક્તિ કર મારું જ યજન કર મને જ નમસ્કાર કર આમ કરવાથી તું મને જ પ્રાપ્ત કરીશ મૂળમાં માવેરમાં જે એવ જ છે તેનો પ્રત્યેકની સાથે સંબંધ લેવાનો છે એવ જ એવ એટલે કે જ શબ્દ શ્રી કૃષ્ણચંદ્રથી અન્ય સર્વ દેવોના ભજનનું નિવારણ કરે છે તેથી મારું જ ભજન વગેરે કર અન્ય દેવનો અન્ય કોઈ દેવનું કરીશ નહીં એવો અર્થ થાય છે આમ કરવાથી મારી જ પ્રાપ્તિ થશે તું મને પ્રિય હોવાથી તને આડે માર્ગે દોરું જ નહીં તેથી જ તને આ સત્ય મુખ્ય ભક્તિ માર્ગનો ઉપદેશ કરું છું આગળ જે શ્લોકમાં કહ્યું એ રીતે અહીંયા આગળ આપણે ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે મારામાં જ હવે તું મન રાખ મારો ભક્ત થા અને મને નમસ્કાર કર એ અર્જુન એમ કે તું મને પ્રિય હોવાથી હું તારી આગળ પ્રતિજ્ઞા કરું છું કે તું મને જ પામીશ અને એ પછીથી પાછો એના ઉપર ભાર મૂક્યો છે જ લગાવીને કે મારી જ ભક્તિ મારું જ યજન મને જ નમસ્કાર કર આમ કરીને અર્જુનને પોતાને પ્રિયમાંથી આડે માર્ગે નહીં દોરું અને તને આ સત્ય મુખ્ય ભક્તિ માર્ગનો ઉપદેશ કરવું છે મિત્રવત ભગવાન અહીંયા આગળ અર્જુનને કહી રહ્યા છે આવું સમજાય છે દીદી શ્રી કૃષ્ણચંદ્ર થી અન્ય બીજા પણ દેવનું ભજન હા સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષ ઈષ્યામી મા સુચ લોકાત સર્વધર્મોનો પરિત્યાગ કરી મને એકલાને જ શરણ આવો હું તારો સર્વ પાપોમાંથી મોક્ષ કરીશ શોક કર નહીં વિવેચન કયા શ્લોકમાં ભગવાને અર્જુનને પોતાનામાં જ મન રાખવાનો પોતાનું જ ભજન કરવાનો વગેરે જે ઉપદેશ કર્યો તે કેવી રીતે સિદ્ધ થાય એવી શંકા થવાથી તે સિદ્ધ કરવાનો પ્રકાર કહે છે સર્વધર્મનો પરિત્યાગ કરી મને એકલાની જ શરણ આવો અહીં સર્વધર્મનો પરિત્યાગ કરી ભગવાનને શરણ જવાનો ઉપદેશ કરેલો હોવાથી ભગવત શરણ તથા શરણને અનુકૂળ ધર્મોનો ત્યાગ કરવાનો નથી પરંતુ શરણથી વિરોધી સર્વધર્મનો ત્યાગ કરવાનો ઉપદેશ છે તેથી સર્વ શબ્દનો અર્થ સર્વ વિરોધી સર્વધર્મ છે એટલે જે આગળ કહ્યું ને અન્યદેવનું ભજન એ અહીંયા આગળ સર્વધર્મને એમાં બતાવી રહ્યા છે એટલે કે મહારાજ એક શરણે આવો તેથી સર્વ શબ્દનો અર્થ સર્વવિરોધી સર્વધર્મ છે આવા ધર્મનો ત્યાગ કરી ભગવાનની શરણે જવું અર્થાત શરણને અનુકૂળ ગયા પાસઠમાં શ્લોકમાં કહેલા ધર્મો આચરવા જો આવો અર્થ ન લઈએ અને શરણને અનુકૂળ ધર્મોનો પણ સર્વ શબ્દમાં સમાવેશ છે તેથી તેઓનો પણ ત્યાગ કરવાનો ઉપદેશ છે એવો અર્થ કરીએ તો આ શ્લોકની ગયા પાસઠમાં શ્લોક સાથે સંગતિ થાય નહીં ધર્મી ભગવાનનો આશ્રય થાય ત્યારે ધર્મનું આચરણ કરવું યોગ્ય નથી એટલે અન્ય ધર્મનું આચરણ કરવાનું અહીંયા નથી બતાવતા કે એટલે ધર્મી ભગવાન ભગવાન શ્રી શ્રી કૃષ્ણ તેમનો જ આશ્રય કરવાનો છે ને એમના શરણે જવાનું છે એવું અહીંયા બતાવી રહ્યા છે મારામાં જ મન રાખ અધ્યાય બાર આઠમાં ભગવાનના મન રાખવાનો ઉપદેશ કરેલો છે ત્યાં એવા શબ્દો હોવાથી અન્ય દેવોના ભજનનો નિષેધ કરેલો છે તેથી અહીં પણ અન્ય દેવોના ભજનરૂપ સર્વ ધર્મનો ત્યાગ કરેલો છે અહીંયા શ્રી મહાપ્રભુજી જે વિવેક ધૈરાશ્રયમાં આપણને સમજાવે છે ને અન્ય પત્ર થતો ગમનમ એવ છે કે અહીંયા આગળ લાગે છે એવું લાગે છે બરાબર છે હા એ અર્જુન મર્યાદા માર્ગે અન્ય દેવનું ભજન કરનાર હતો તેની પુષ્ટિમાં પ્રવેશ કરાવવા અન્ય દેવના ભજનરૂપ ધર્મનો ત્યાગ કરવાનો ઉપદેશ કરેલો છે એમ કરવાથી તેને પાપની સંભાવના થાય તે માટે ભગવાન પોતાના પુષ્ટિ પુરુષોત્તમ પુરુષિત અરે પુષ્ટિ પુરુષોત્તમત્વનો આવિર્ભાવ કરી હું તારા તારો સર્વ પાપોમાંથી મોક્ષ કરીશ એમ કહે છે અહીં મૂળમાં મોચ ઈશ્યામી ન એમ ન કહેતા મોક્ષ ઈશ્યામી એમ કહેલ હોવાથી સકલ ધર્મની મર્યાદામાં જેનું ચિત્ત લાગેલું છે તેવા અર્જુનનો પોતાના આશ્રિતજનોનું પોષણ કરનાર ભગવાને નિરતિશય અનુગ્રહરૂપ માર્ગમાં સ્વીકાર કરી તેમને અન્ય દેવના ભજનથી મુક્ત કરેલો છે એમ સમજાય છે એટલે અહીંયા આગળ અર્જુન મર્યાદા માર્ગીય ભક્ત હતા એટલે એમને અહીંયા આગળ પ્રભુ પુષ્ટિમાં પ્રવેશ કરવા માટે અન્ય દેવનું ભજન છોડાવીને અન્ય ધર્મ ભજનરૂપ ધર્મોનો ત્યાગ કરાવીને એવો ઉપદેશ કરે છે કે એ કરીને તું મારા શરણે આવો અને એની જે વખતે અર્જુનને જો એ થાય કે પાપની સંભાવના કે હું અન્ય ધર્મને છોડીશ તો શું મને પાપ નહીં થાય એના માટે ભગવાન કહી રહ્યા છે કે પુષ્ટિ પુરુષોત્તમત્વનો આવિર્ભાવ કરીને હું તારા સર્વો પાપોમાંથી તને મોક્ષ મોક્ષ કરીશ એટલે મોજ ઈશ્યામી એટલે દુર્ધર્મથી મુક્ત નહીં પણ પાપોથી મુક્ત એટલા માટે મોક્ષ ઈશ્યામી એવો શબ્દ વાપરેલો છે અને સકલ ધર્મની મર્યાદામાં એનું ચિત્ત લાગેલું છે એ કરીને પોતાના પ્રભુના એમાં એને ખેંચવા માટે આ રીતે અહીંયા આગળ પ્રભુ કરી અનુગ્રહના માર્ગમાં સ્વીકાર કરીને તેને અન્ય દેવના ભજનથી મુક્ત કરેલો છે એવું અહીંયા સમજાય છે સમજ રીતે લો આગળ ગયા હા મર્યાદા પુષ્ટિ ભક્ત મર્યાદા બાંધીએ કે કેવી રીતે હતા તો મર્યાદામાં મર્યાદા માર્ગે અન્ય દેવનું ભજન કરનાર હતો મર્યાદા માર્ગી હતા એ ખબર નથી અહીંયા બતાવ્યું તો છે આમાં કે અન્ય દેવોના ભજનરૂપ સર્વ ધર્મનો ત્યાગ પ્રભુ ક્યારે કહી રહ્યા છે અને અહીંયા પાછું બતાવીશ કે અર્જુન મર્યાદા માર્ગે અન્ય દેવનું ભજન કરનાર હતો તો એને પુષ્ટિમાં પ્રવેશ કરાવવા આપણે આગળના અધ્યાયમાં શરૂઆતમાં અર્જુન વિષાદી યોગમાં અને એની આગળના જે પ્રારૂપ છે ને ને જે આપણે આ નાનુભાઈ ગંધીએ કરેલું છે એમાં લખેલું છે કે અર્જુન મર્યાદા પુષ્ટિ ભક્ત હતા અને સાચું સમજવાનું કે શરૂઆતમાં અર્જુન મર્યાદા માર્ગીય હતા અને પછી એટલે શું સમજવાનું એ હું પૂછું છું એમ શરૂઆત થઈ ત્યારે આપણે એવું ક્યાં ગયા હા જયજય મને કહો હા તમને જ બધું કહી રહ્યા છે પણ મને આમાં ખબર નહીં પડે કે કેવી અહીંયા આગળ તો ચોખ્ખું બતાવી દીધું અર્જુન મર્યાદા માન કરતો એ કે છે આગળ મર્યાદા પૂછતી હતા પણ મને એમાં નહીં ખબર પડે આપ સમજાવો હા તો તમે કઈ કહો તો ખબર પડે આગળ અચ્છા ભારતીબેન વાંધો શું છે મર્યાદા પુષ્ટિ અને મર્યાદા જ્યાં મર્યાદા કે છે મર્યાદા પુષ્ટિ સમજવાની પુષ્ટિના જે જીવો હોય એના દેવોનું કરે અરે પુષ્ટિના જીવ છે એને છોડાવવા પડે છે ને ખોટું હતું એ પણ અર્જુનને તો કેટલો સંગ હતો ભગવાનનો પછી કેમ માન્ય દેવોનું પૂજન કરતા હતા અર્જુન કરતા તો વ્રજભક્તો ને હતો એ લોકોએ કરતા હતા કરતા તો કરતા હતા પણ ખોટું કરતા હતા તો છોડાવવાનું કહેવાની જરૂર નહીં ઇન્દ્ર પૂજા કરતા હતા કે પછી એમને ઠાકોરજીને સિગ્નલ આવ્યો તો છોડાવ્યો વરુણની પૂજા કરતા છોડાવ્યો ભગવાન એમની પાસેથી એવું ઈચ્છી રહ્યા છે આટલી એ જાતની અનન્ય તો કલ્પના જ ન હોય ને અને જે શાસ્ત્રીય આચાર ચાલી રહ્યો છે એમાં એ લોકો બધા અનુસરી રહ્યા છે અવતરિત થઈને ભગવાને કંઈક આવી એમને પ્રેરણા કરી ત્યારે એમને એવું લાગ્યું કે નહીં આ અમારાથી અતિરેક થઈ ગયો કે અમે ચૂકી ગયા આજે આપણે સિદ્ધ રાજમાર્ગની જેમ પુષ્ટિમાર્ગ પ્રાપ્ત થયો અને મહાપ્રભુજીના અને ભગવાનના બધા વચનો આપણી સામે આવી ગયા તેમ છતાં પણ આપણે નથી છોડી શકી રહ્યા ત્યાં તો એ વખતે કંઈ હતું જ નહીં અર્જુન પાંચ પાંડવો જે છે એ પોતે કોઈ કોઈ દેવતાઓ જ હતા ને હા એમનો અંશ તો હતો કોઈ દેવતા જ હતા કારણ કે કહ્યું ને કે તે વખત જયારે સ્વર્ગારોહણમાં ગયા ત્યારે એ દેવો હતા તો પછી એમને હતું એવું કે આ અમે દેવ છીએ કોઈ એમ આ બીજો પ્રશ્ન છે પેલા આનો પતાવો અચ્છા એ થઈ ગયું તમે એકદમ અમે તો હજી ત્યાં જ ફિક્સ થયેલા છીએ એ તો ભગવાને પ્રકટ થઈને જ આજ્ઞા કરીને કે યુવામાં બ્રહ્મ ભાવે ને પુત્ર ભાવે ને ચાતુર્ગ્રત સન્મુખમાં ચતુર્ભુજ સ્વરૂપથી દર્શન પણ આપ્યા જ છે એટલે એવો તો કોઈ પ્રશ્ન નથી કે અહીંયા એમનો પુરુષોત્તમત્વનો બોધ એમને ન થયો હોય પણ પછી બાલક સ્વરૂપમાં પ્રભુ બિરાજી ગયા એટલે પ્રકટ રૂપ છે એના કારણે એમનું મહાત્મ્ય છે વિસ્તૃત છે પણ એમ છું કે ભગવાને વ્રતની અંદર આટલી નાની ઉંમરમાં કેટલી બધી લીલાઓ કરી બધા આટલા બધા આસુરો માર્યા અને પછી સાથે સાથે કંસને પણ માર્યો અને આટલું બધું કર્યું તોય આ લોકોને એવો સંશય કેમ છે કે કૃષ્ણનું ભજન છોડીને અન્ય દેવનું ભજન કરવું પડે અર્જુન કે જે કઈ હતા બધા એમની હયાતીમાં જ આ બધી ઘટનાઓ ઘટી છે ને જે ભગવાને કરી છે તો પછી એમને કોઈ આવું અલૌકિક કાર્ય થઈ રહ્યું છે ત્યારે બી અને પાછા સગા છે આ લોકો બધા અંદર અંદર તો પણ પછી અન્ય દેવોનું પૂજન કેમ થઈ રહ્યું છે એમને એટલો સંશય છે હજી કે આ ભગવાન નથી એમ એવું છે કે કોઈ પણ એક પ્રણાલી તમારી પાસે સિદ્ધ ન થાય કોઈ પરંપરાને કોઈ સ્થાપિત ન કરે ત્યાં સુધી મનુષ્યને હજી એ જાતનો બોધ ન થાય કે આવું પણ કરી શકાય દાખલા તરીકે પરિવારમાં બાળકને તરસ લાગે તો કે મમ્મી પાણી જોઈએ છે એવું જ બોલે પપ્પા પાણી જોઈએ બાળક બોલતું સાંભળ્યું છે પરંપરા નથી પણ કોઈ પપ્પા સામે ચાલીને જલ આપતો હોય અને એની પરંપરાને એ શરૂ કરી દે તો પપ્પા પાણી જોઈએ છે એવું પણ બોલતા થઈ જાય અને અમારા જેવી પણ એક અલગ પરંપરા હોય કે જેમાં અમે એમ કહીએ કે ભાભીજી અમને જલ જોઈએ ભાભીજી એમ કે તમે પણ પી લ્યો અને મને લાવી દો તો અમે ત્રીજી પરંપરા છીએ એટલે અમને કોઈ દિવસ તમારી માયા હાથમાં પાણી આપ્યું જ નથી <laughs> સમજાય તો આવું પણ તો હોઈ શકે એક વખત તમે એને સેટ કરો તો પછી ચાલે હવે પાશુપતાસ્ત્ર જોઈએ છે કે ઢીકડું પસ્ત્ર જોઈએ છે ફૂકડું અસ્ત્ર જોઈએ છે તો તપસ્યા કરો આટલા પંદર પંદર વર્ષ સુધી જંગલમાં જઈને પણ ભગવાનને કહી દીધું હતું કે ભાઈ આટલું મારી રિક્વાયરમેન્ટ છે જરા પૂરી કરી દો હવે એવું ભગવાન પાસે પણ માંગી શકાય એવું ત્યાં સેટ નથી થયેલું એવું એક્ઝામ્પલ સેટ નથી થયેલું દેવતાઓ છે એમની પાસેથી આ બધા દિવ્ય અસ્ત્રો માંગી શકાય છે એ પરંપરાગત છે નહીં એટલે ભગવાન આ રૂપમાં પ્રકટ થયેલા છે અને એમની પાસેથી આ વસ્તુને પ્રાપ્ત કરી શકાય પ્રભુ એવી અનન્યતા ઈચ્છી રહ્યા છે કે બીજા પાસે ન માંગો મારી પાસે જ માંગો એવું એક્ઝામ્પલ તો સેટ થવું જોઈએ ને તે તે જીવના પ્રસંગમાં જ્યાં જ્યાં પણ એવી રીતે પછી જેમને બોધ થયો છે એ લોકોએ પોતાનામાં એવું પરિવર્તન પણ કર્યું છે જેમ અંતે તો અર્જુન ગયા ત્યારે ભગવાન ને જ માંગ્યા શક્તિ ન માંગ હા બોલો આગળ લઉં છું સર બંધ થઈ જશે હલો ત્યાંથી લાઈન કપાઈ જશે તમારો અવાજ આવે છે લાઈન કપાઈ ગઈ છે હલો હા જય જય નો અવાજ નથી આવતો કપાઈ ગઈ લાગે નહીં કપાઈ ગઈ લાગે છે હા કપાઈ ગઈ લાગે પ્રીતિ બેન નથી કાકા ને લોકો વિદ્યાપીઠથી ડિસ્કનેક્ટ થઈ ગયા છે હમણાં વેટ કરી લો બે મિનિટમાં જોઈન થતા જ હા જી રાજા હા હવે સંભળાય છે નીરજે હું નીરજ આજ ફોન થી એફસીસી કન્ડક્ટ કરું છું એટલે તારો વોઇસ કોલ આવ્યો ને એટલે આ એફસીસી નેટ કટ થઈ ગયું પીએસ બધામાં હેલો હા જીજી દંડવત પ્રણામ હેલો હેલો ફરી કટ થયો લાગે છે હું ફરી કટ થઈ ગયો લાગે છે ના અમે બેઠા છીએ અહીંયા તાજા માજા મને એક પ્રશ્ન એવો હતો કે આપણામાં તો અન્ય દેવનું ભજન અન્યાશ્રય આપણામાં અન્ય દેવનું ભજન પણ આમાં એવું લખ્યું છે કે એમ કરવાથી તેને પાપની સંભાવના થાય તે માટે ભગવાન પોતાના પુષ્ટિ પુરુષોત્તમત્વનો આવિર્ભાવ આવિર્ભાવ કરી હું તારા તારો સર્વ પાપોમાંથી મુક્ત કરીશ તો અન્ય દેવનું ભજન આ પાપની સંભાવના એ નથી સમજ પડતી જ છે છસો પાસઠ માં પણ બીજો પ્રેમ બીજી જે પ્રશ્ન કર્યો એની જોડે જ છે હા બીજા પ્રેમ હા એટલે અન્ય દેવનું ભજન કરે તો પાપ થાય તો પ્રભુ એને એ પાપ કરવામાં એટલે પાપ લાગે મને એ પ્રશ્ન હતો એ પાપ કેવું એટલે એમ પાપ એટલે બહુ મોટું પાપ કહેવાય એટલે આપણા માટે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં માટે અન્યાશ્રય પાપ એ કહેવાય પણ આ બીજા બધા દેવોનું આ ભજન કરે તો એ હા તો અર્જુનને તો પ્રભુ પુષ્ટિમાં માની રહ્યા છે ને એટલે એમને કહી રહ્યા છે કે આ પાપ છે હા જઈએ હા એ આપણે ઓને ક્યાં થી સાંભળતા બનતા આ કે કે એટલે ભજન ન કરો ઓકે ઓમે ભજન કરે તો ભજન નું કેવાય એનું ભજન ન કર તો દેવતાને अनादर જેવું લાગે ને પાપ લાગે તો એ પાપમાંથી ઉતને એ બધા શર્મોનો તો ક્યાં કરી દે તને પાપમાંથી છોડાવે થેન્ક યુ શું કહે છે એટલે એ આ લાઈનનો અર્થ મને એવો સમજાયો અન્ય દેવનું ભજન કરનારા તો તેને પુષ્ટિનો પ્રવેશ કરાવવા અન્ય દેવના ભજનરૂપ ધર્મોનો ત્યાગ કરવાનો ઉદ્દેશ કરાવે અન્ય દેવના ભજનરૂપ કે ધર્મોનો ત્યાગ કરવાથી એને પાપની સંભાવના થાય હા સાચી વાત છે એ મતલબ અર્જુનના મનમાં એવી કલ્પના થાય કે હું અન્ય નું ભજન કરું છું આનો ત્યાગ કરીશ તો મારામાં દોષ થશે કે પાપ થશે તો ભગવાન એ પાપથી એને છોડાવશે એવું આશ્વાસન પ્રભુ એને આપી રહ્યા છે આ એ વાત સાચી ભગવાન નથી વિરાટમાં દર્શન થયા મૂળ વાત એવી છે કે જે જાતનો ક્રમ આવી રહ્યો છે ભગવાનના વચનનો એમાં તમેવ શરણમ ગચ્છ આવીને ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્ત શાશ્વતમ એટલું કયા પછી બીજી વાત હવે વધારે કંઈ કહેવાની આવશ્યકતા હતી નહીં પણ એ જે તમેવ શરણમ ગચ્છ એટલે જે અંતર્યામી આગળ કહ્યું તે ઈશ્વર પોતાના પ્રત્યેશ્વરજી હવે એ અંતર્યામીનું ભજન કરવામાં અગર અર્જુનના મનમાં એવો મનમાં સંશય રહે કે ભગવાન તો મારા હૃદયમાં બિરાજતા અંતર્યામીને કહી રહ્યા છે અને તેથી જે પ્રકટ રૂપ છે પુરુષોત્તમ ભગવાન નથી તો પાછું છેલ્લે સુધી પહોંચી ન શકે જ્યાં પ્રભુ એને લઈ જવા ઈચ્છી રહ્યા છે એટલે ફરી પાછું ભગવાને વિષયને એન્ટી ક્લાઇમેક્સ જેવું આપ્યું પૂરું થતા થતા ફરી પાછું શરૂ કરી દીધું જો આ વાત શરૂ ન થઈ હોત તો આવી કલ્પના કે આવી જાતનો અર્થ આપણે લેવાની આવશ્યકતા ન હતી પણ કેમ કે ભગવાને બ્રેક મારીને ફરી પાછી ચાલુ કરી છે તો પછી આના સિવાય બીજો આવા ઉત્પત્તિ શું હોઈ શકે એટલે વ્યાખ્યાકાર આ રીતે નિરૂપણ કરી રહ્યા છે ગુહ્યતમ છે એટલે જે ભાનુબેને શરૂઆતમાં કહી હતી તે જ વાત કે સર્વસામાન્ય દૃષ્ટિથી જે કહેવાનું હતું કહીને હવે એકદમથી અર્જુનની સ્થિતિ ઉપર જઈને ભગવાન આજ્ઞા કરી રહ્યા છે હા એટલે અહીંયા વિકલ્પના રૂપમાં આ શ્લોકો આવે છે ને જે વિકલ્પના રૂપમાં જે સ્વર્ણાગતિ કઈ છે અનુકલ્પ નહીં વિકલ્પના રૂપમાં જ આ શ્લોકનું તો અર્થઘટન કરી શકાય ને કારણ કે હવે ધર્મો બધા છોડવાની વાત કરે છે એટલે એમાં બધું જ આવી ગયું છે બધું છોડતું એમ એમાં જે ભક્તિ માર્ગીય જે અંગરૂપ છે શરણાગતિ જે ભક્તિ માર્ગના એને પણ છોડી અને જે અંગી જે ધર્મી રૂપ શરણાગતિ છે તું એનું અવલંબન કરે એટલે બધું છોડવાની વાત કરે છે વિકલ્પ વિકલ્પને બતાવી રહ્યા છે ને અહીંયા તો કહીને આવ્યા છે કે પાસઠમાં શ્લોકમાં જે કહ્યું ને મધમના ભવ ભક્તો મધ્યાગિમામ નમસ્કુરુ તો મારો ભક્ત થા મારા અમન રાગ મારું યજન કરનારો થા મને નમસ્કાર કર તો એવું કયા પછી જ્યારે સર્વ ધર્માંતરિત જે કહી રહ્યા છે તો હવે આમાં આ કયા ધર્મનો ત્યાગ સમજવો પાસઠમાં શ્લોકમાં કહેલા જે શરણ ધર્મ છે એને પણ જો આમાં લઈ જઈએ તો તો કંઈ બચતું નથી એટલે અહીંયા એનો આશય વ્યાખ્યાકારે સમજાવ્યો છે કે શરણ ધર્મ વિરોધી જે ધર્મ છે એનો ત્યાગ અહીંયા સમજવો જોઈએ પાસઠમાં શ્લોકમાં જે કહેલા શરણ ધર્મ છે એ અહીંયા ત્યાગી કોટીમાં નથી આવી એ સર્વ ધર્મોમાં એ નહીં આવે આગળના જે પાસઠના શ્લોકના જે ધર્મો છે નહીં આવે હા શરણાગતિમાં જે ઉપકારક ધર્મો છે એ અહીંયા નહીં ગણવા ભગવાન છે કે શંકા શંકા એટલા માટે થાય છે કે ભગવાને તો એને ભક્તિનો પણ કર્યો ધર્મનો પણ એને ઉપદેશ કર્યો અને એને એ સમજમાં નથી આવ્યો ત્યારે એમ કે છે કે તું કર્મ ભક્તિ ને જ્ઞાન તું આ બધું છોડ હવે તું કેવળ જે વિકલ્પ રૂપે જે માર્ગ જે શરણાગતિનો માર્ગ છે તપસ્વી માર્ગ વિકલ્પ રૂપ જે છે તું એને હવે અનુસરણ તું આ બીજું વાત છોડી દે એ એ થોડુંક એ રીતનું વજન હોય એવું નથી લાગતું આ શ્લોકમાં જીજી ધન્યવાદ પ્રણામ જીજી હું હેલો જે આમાં પञ्चश्लोकीमा अनुकूलस्य પ્રતિકૂલસ્ય વિસર્જનમ અનુકૂલસ્ય સંકલ્પ એ જે મહાપ્રભુજીએ કીધું છે એ લઈ શકાય છે એમાં એવી રીતના સમજી શકાય પાંચ જે લક્ષણો બતાવ્યા છે એમાં અનુકૂલશે સંકલ્પ પ્રતિકૂલશે વિસર્જનમ એટલે એ પ્રમાણે સમજી શકાય શરણાગતિ હા સમજાય ચોક્કસ સમજી શકાય હા એટલે અહીંયા એવી કોઈ અલગ પ્રણાલી કરવાની જરૂર નથી અને આ બધા માર્ગની આ વિશેષતા છે અને જે માસી કહે છે એ પ્રમાણે એ વાત બરાબર છે કારણ કે ત્યાં આગળ આવો કોઈ સ્કોપ જ નથી કારણ કે સ્વરૂપ બહાર નથી અને એ આવી રીતનો કોઈ સમર્પણનો પ્રકાર નથી એટલે પછી કર્મક જ્ઞાનની અંદર તો આંતર શુદ્ધિ પહેલા રાખવું જોઈએ નહીં તો ફલ ફલિત ના થાય પછી એમાં એના માટેના ઉપાયો કે જો અર્જુનને પંદર વર્ષ તપસ્યા કરવાની જરૂર હતી પાછું પ્રાપ્ત કરવા ભક્તિ કરશું આપણે ત્યારે થતી એને એક લીટ કર્યું એ સમયમાં આ સમયને એ નથી માણસ કે કહ્યું છે એટલે આપણે એમ ન કહી શકીએ કે શાસ્ત્રમાં જે પણ ઉપાયો છે એમાં કેવલ આંતર ઉપર ભાર છે બાહ્ય ઉપાયોની મહત્તા નથી એવું તો ક્યાંય શક્ય નથી કેમ કે જ્ઞાન માર્ગ લો ચાહે કર્મ માર્ગ લો ચાહે ઉપાસના માર્ગ લો બધાની અંદર જેટલું બહાર છે એટલું જ અંદર છે જેટલું અંદર છે એટલું બહાર છે વાત કેવલ એટલી છે કે જેની ક્ષમતા એટલે જેના જેની પાત્રતા વિરક્તિ પ્રધાન છે તો પહેલેથી જ એ અંદરથી વધારે સક્ષમ છે એને કારણે પછી આંતરદ્રઢતા માટે જરૂરી બાહ્ય ઉપચારો છે એ કરવાની એટલી બધી આવશ્યકતા એને નથી રહી જતી એટલે એને બાહ્ય ઉપચારો ઓછા બતાવવામાં આવે છે જેમ કર્મ માર્ગીને જેટલા બાહ્ય ઉપચારો બતાવવામાં આવે છે એટલા અંતર નથી બતાવવામાં આવતા પણ જે સાંખ્ય માર્ગી છે કે યોગ માર્ગી છે એને બાહ્ય ઉપચારો ઓછા બતાવવામાં આવે છે આંતર વધારે બતાવવામાં આવે છે ઉપાસના છે એની અંદર પણ ભક્તિ અંશમાં શ્રી ગુસાઈજીએ એના ભેદ બતાવ્યા છે તે અનુસાર અગર ઉપાસનાની અંદર સકામતા હશે તો ત્યાં બાહ્યોપચાર છે એની વધારે મહત્તા બતાવવામાં આવે છે અને જો નિર્ગુણ નિષ્કામ ઉપાસના હશે તો એની અંદર બાહ્ય ઉપચાર ઉપર એટલો બધો ભાર નથી પણ આંતર એટલે શ્રવણ મનન ચિંતન વગેરે એના ઉપર વધારે ભાર ત્યાં આપવામાં આવે છે એવું તો નથી કે બાહ્ય અને આંતરમાં કોઈ શાસ્ત્રની અંદર ભેદ કરવામાં આવ્યો હોય થોડી ઝીણવટથી આપણે એ શાસ્ત્રના પેસેજને આપણે જોઈએ તો આપણને એમ લાગે કે સંન્યાસ માર્ગ જે વિરક્તિ પ્રધાન છે આંતર સાધનાનો છે એવું જ આપણને લાગે એમાં પણ સંન્યાસીના ધર્મો બાહ્ય ધર્મો જેટલા બતાવ્યા છે એ ઢીલાબંધ બતાવ્યા છે મતલબ માણસ હાથ ધોઈને કોગળા કરી કરીને અડધો દિવસ એનો પૂરો થઈ જાય એટલી બધી શુદ્ધિ બતાવી છે આપણે તો સોળ વખત હાથ ધોઈએ તો પતી જાય ઓલાનો તો ચોસઠ વખત કરે તોય ન થાય કેમ કે એનો ચોવીસ કલાક ઘર પરિવાર ધંધો રોજગાર કાંઈ નહીં અને ચોવીસ કલાક કાઢવા કેવી રીતે સંન્યાસીને કહી દીધું કે તું ચોસઠ વાર હાથ તો ચોસઠ વાર કોગડા બેઠો બેઠો કોગડા જ કર્યા કરે હાથ એનો ટાઈમ પૂરો થઈ જાય અસમર્યો થઈ જાય થઈ જાય હા એટલે માણસ ત્યાં પણ છે હવે બીજું કાંઈ ન કરે ભિક્ષા માટે ફરતો રહે બધાની ચૂલા શાંત થઈ બેઠો રહેતો કે ક્યારે બધાના ધુમાડા શાંત થઈ જાય રસોઈમાં ચોખ્ખો થઈ જાય બધા આરામ કરવા ચાલ્યા જાય ત્યારે હું ભિક્ષા માંગવા માટે જાઉં મોટે ભાગે આપણો જે મોટી ઉંમરના લોકો છે એમનો સમય તેમાં જાય હવે ચાયનો ટાઈમ થયો હવે નાસ્તાનો થયો હવે જમવાનો થયો ફરી સાંજનો ટાઈમ થયો હવે ફરી નાસ્તાનો થયો ફરી જવાનો આ જે ખાવા પીવાના ટાઈમમાં જ એમનો આખો સમય નીકળી ગયો એ ઘડિયાળમાં જોતા જોતા જ એમનો સમય નીકળ્યો અને એ રીતે એ લોકોના બ્રેકઅપ એવા હોય કે જેની અંદર એમના દિવસનું આખું સંતુલન જળવાયેલું રહે સંન્યાસથી પણ વિચારો વખતે ભૂખ તો લાગે જ ને પણ ભલે બધું છોડી દીધું પણ પેટમાં કુકકુડ બોલે તો ખાવું તો જવું જ પડે એમાં જ એનો બધો સમય ચાલે જ હવે એમાં ક્યારે તો એ બ્રહ્મનું ચિંતન કરે વિચારો ఈ చర్నో చింతనర్నేశేర్జునwidetildeస్తతి అంటే తమైవర్ శరణం గచ్ఛయే క్యాడే విచారక అంటే అంటే అమే త్యావ బావగడ్ తీసే گیا۔ లచ్చలకో తోతేై విశ్వామిత్రి ఉపరే సాధుగా بیٹھا తా ఏ వీడికి పుట్టాదా ఆ అమే త్యాగై ఆ తోజర నై ఎమ్నే ఏవి అపేక్షా అతే కై మర్సే તો અમે તો બધા વગર ખિસ્સાના મારા પાસે ખીચું હોય તો કાંઈ હોય ને તો ત્યાં ગયા ત્યારે બચ્ચાઓ એમની મજાક ઉડાવી સાધુ છો ને વીડી મૂકો છો તો એ તો એકદમ શ્રાપ દેવાના મૂડમાં આવી ગયા હવે તો બધું ભસ્મ કરી દઈશ બધાને હવે તમે કઈ ખાતા નથી પેટમાં ભૂખ નથી લાગતી પાણીની તરસ નથી લાગતી આપણે એક ભૂખ છે આપણે એક તરસ છે બધું છોડી દીધું છે પણ ઓલી સિગરેટ નથી છૂટી રહી એમની એ વાત તો છે જ એટલે સંન્યાસમાં પણ સાંખ્ય યોગમાં બધાની અંદર બાહ્ય આંતર આંતર બાહ્ય કેવલ એનો અનુપાત છે એનો અંતર છે ફરી પાછું દરેક સાધનાના અંદર જે કક્ષાઓ છે તેની અંદર ફરી પાછું બાહ્ય અને આંતરના અંદર પરિવર્તન થઈ જાય છે કુટીચક હશે ત્યારે અલગ કક્ષા હશે બહુલક હશે તો બીજું હશે અંત પરમહંસની અવસ્થા ઉપર પાછું એ બધાના સમીકરણો બદલી જાય છે એ જ વસ્તુ આપણે ત્યાં પણ છે હવે જે વ્યક્તિ ઘર પરિવાર અનુકૂળ નથી સાધન સંપન્ન નથી એ જાતની અવ્યાવૃત્તિ નથી તો એને બાહ્યોપચાર તે રીતે બતાવવામાં આવે છે જે આ બધાથી સંપન્ન છે એના માટે બાયોપચાર બીજી રીતે બતાવવામાં આવ્યા છે એ જ ભક્તિ માર્ગની અંદર જે સાધન શરણાગત છે એમના માટે ફરી પાછો કોઈ ત્રીજો વિકલ્પ છે તો દરેક સાધનામાં આ વસ્તુ તો જો તમે ધ્યાનમાં ન રાખો તો એ સાધન સાધના જીવિત જ ન રહી શકે એટલે એવું અણધાર્યું કે એવું અવિચારિત કોઈ જગ્યાએ કોઈ ધર્મમાં કોઈ ક્ષેત્રમાં હોતું જ નથી દરેકનું દરેક રીતે સંતુલન હોય છે હવે જે સાધનાની પોતાની કક્ષા જે જાતની હોય ત્યાં પછી એનો પ્રમાણ આપોઆપ એના પ્રમાણે બદલી જશે બાહ્યનો ઓછું થઈ જશે આંતરનું વધી જશે બધી જગ્યાએ છે એટલે જ્યાં આંતર જેમ સાંખ્ય અને જ્ઞાન માર્ગ છે એ ત્યાગ પ્રધાન વિરક્તિ પ્રધાન છે એટલે ત્યાં કોઈ પણ જાતનો દ્રવ્ય યજ્ઞ કે ક્રિયા યજ્ઞ છે એના ઉપર ભાર નથી આપવામાં આવતો કેમ કે એમાં જનાર વ્યક્તિ છે એને એ વાતની સ્પષ્ટતા છે અને એની રુચિ અને એની પોતાની સામર્થ્ય પણ તે જાતની છે એ જ એની અંદર પડશે નહીં તો આપોઆપને કહી જશે એના માટે ત્યાં છે જ નહીં એટલે એના ઉપર ભાર નથી હવે કર્મ માર્ગ છે તો એની અંદર દ્રવ્યયોગીની પ્રધાનતા રહેવાની જ છે કેમ કે વ્યક્તિ જ રજોગુણ પ્રધાન છે તો ત્યાં તો પ્રશિક્ષણ એને કંઈ ને કંઈ કર્મમાં જોડીને એને રાખવું પડશે એની અંદર જો એને ખાલી હાથ બેસવા રાખશો તો એ કર્મ માર્ગમાં રહી નહીં શકે કર્મ છે એ ત્યાં પ્રધાન છે એટલે હવે કર્મ વગર દ્રવ્ય તો થઈ ન શકે એટલે દ્રવ્ય એ ત્યાં વધારે પ્રધાનતાથી કહેલું છે અને દરેકની સાથે ભાવના જોડી દીધી છે કે જે પણ કર્મ કરો એને આ ભાવનાથી કરો જેના માટે મંત્રો છે તો ત્યાં કર્મના બહાર જે સાધનાનો પ્રકાર છે એમાં દ્રવ્ય અને કર્મનું પ્રાધાન્ય છે અને એના ભીતર અંદર ભાવના ચાલતી રહે છે આદિત્યો યુપહ એમ કરીને છે એ નઈ કે ને કી કા ફોટો પાસપોર્ટ દા એ ને કોઈ પ્રતિવ મત ના છે આ રે એ પોતાની સાધના છે બ્રહ્મનાથ ધ્યાન એ જે છે એક અર્થમાં ગિયર નઈ ને પડી એક પ્રકાર નો નઈ એટલે ત્યાં કોઈ અગ્નિ નથી ત્યાં કોઈ હોંગા માટેના પદાર્થો નથી ત્યાં કોઈ વીદી નથી એ સન્યાસ દર્શન કરીને કોઈ પણ પ્રકારના કામી કરવાની ઉચ્છતિ ના ગ્રહસ્થ વાનપ્રસ્થના જે ધર્મો છે એ પછી ત્યાં નથી હોતા આંતર જે કાંઈ છે તે બારે પ્રાકટ થવા માટે છે ત્યાં છે ત્યાં આંતર ત્યાં છે સબકો પ્રધાનતા બારે પ્રાકટ થવા માટે આંતરની સ્થિતિ છે દરેક જગ્યાએ પ્રાકટ્ય પણ છે નથી યજ્ઞ હોય કે જ્ઞાન હોય કે ભક્તિ હોય પણ જ્ઞાન આપણે લાગે છે કે આંતર ભાવ છે વધારે અને નહીં એટલે બાહ્ય તમે ફલની વાત કરો છો કે બાહ્ય સાધનની વાત કરો છો હા એટલે દરેક જગ્યાએ કંઈ બાહ્ય ફલ હોય એવું જરૂરી નથી જેમ જ્ઞાન માર્ગી છે એને બાહ્ય ની આવશ્યકતા જ નથી તો શું કામ એને બાહ્ય ફલ થાય કર્મ માર્ગીને કદાચ એવું હોય કે જો કે નારાયણનું પ્રાકટ્ય થાય તો એના માટે એવું હોય તો બની શકે જ્ઞાન માર્ગમાં એને એવી અપેક્ષા જ નથી એ તો પોતે લીન થવા માટે ઈચ્છે છે તમારી ના ના અહીંયા એવી કોઈ વાત નથી શરણાગતિ છે એ તો શિવ પ્રાપ્તિ નો ઉપાય એટલે દૈવી જીવ કોઈ પણ છે એના માટે પ્રાથમિક અને અનિવાર્ય વસ્તુ છે જ્ઞાન માર્ગી હોય કર્મ કર્મ માર્ગી હોય કે ભક્તિ માર્ગી હોય કોઈના પણ માટે શરણાગતિ તો આવશ્યક છે બધી જગ્યાએ કે જે તે સાધન પ્રમાણે એનું સ્વરૂપ અદલતું બદલતું રહે છે એને નેક્સ્ટ જન્મ એવો મળે એ એ ની સેવા કરી શકે એટલે આંતર આંતરભક્તિના ફળરૂપે એને બાહ્ય સેવા મળી છે ભક્તને આંતર કર્મમાં એવું આવશે કે આંતર કર્મ અગ્ર તો ફરી પાછું આગળ જઈને બીજા જન્મમાં ફરી કરશે એવું કર્મમાં સમજી લેવાય ને હું ભક્તિમાં છે તેમ જ્ઞાન જઈને અધું રહ્યું છે દુષ્ટ થયા છે પાછા પ્રાપ્ત થશે એટલે આમનો મુદ્દો એ છે કે આંતર જે છે બાહ્ય પ્રાકટ્ય માટે છે તો બાહ્ય પ્રાકટ્ય છે એ આંતર ભજનને પણ પોષક બની શકે છે પરસ્પર છે હવે અંતિમ ફલ શું છે એના ઉપર આપણે વિચાર કરીએ તો તો જેના માટે જે નિર્ધારિત થયેલું છે ત્યાં એ અટકશે પણ જેમ વાર્તાજીમાં ને એ બધામાં આપણે જોઈએ છીએ કે પુરાણોમાં પણ કે ભાઈ નારદજીને એક વખત ક્ષણિક બાહ્ય અનુભૂતિ થઈ તો એમનું આંતરવજન તીવ્ર થઈ ગયું વ્રજભક્તોનું આંતરવજન તીવ્ર થયું તો પ્રાકટ્ય થઈ ગયું પ્રગટ થઈને ફરી પાછા પ્રભુ ચાલ્યા ગયા તો ફરી પાછું એમનો આંતર નિષ્ઠા થઈ ગઈ એટલે એ તો જ્યાં સુધી અંતિમ ફલ પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી પરસ્પર ઉપકારકતા રહેશે બાહ્યની આંતરમાં અને આંતરની બાહ્યમાં પણ જેમ અંતિમ ફલની વાત છે તો જેમ જેની આંતરનિષ્ઠા હશે એને પછી સેવોપયોગી દેહ પ્રાપ્તિ જેવું ફલ પ્રાપ્ત ન થઈને એને સાયોજ્ય પ્રભુ પ્રદાન કરે એને સેવોપયોગી દેહ પ્રદાન ન કરે અને બાહ્ય સેવામાં જેમની નિષ્ઠા પ્રબલ હશે એમને સાયોજ્ય નહીં આપે પ્રભુ એને સેવોપયોગી દેહ પ્રાપ્તિ અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ કરાવે તો એમને ફલાનુભૂતિ થાય એવો ભેદ આપણે સમજવો જોઈએ એવું મર્યાદા ભક્તિમાં પણ એવું હોય શકે આજે કોનો છે અર્પિતાબેન અલકાબેન છે આ કરો પેરેગ્રાફ બાકી એમણે તો એમ માની લીધું કે પુરુષ અચ્છા હા કરી લો તો કોણ હતા બેન અંતર સુઈ ગયા લાગે વડોદરામાં વહેલા સુઈ ગયા બધા કરી લો શ્લોકમાં તથા આ શ્લોકમાં કરેલો ઉપદેશ ઉત્તમોત્તમ છે શ્રીમદ ભગવદ્ ગીતાના સાર રૂપ આ શ્લોક છે ભગવાને અહીં સુધી અર્જુનને ઉપદેશ કરેલો છે અહીંથી પાંચ લોક એટલે સડસઠ થી એકોતેર ભગવાનના ઉપદેશની ઉત્તમતા કહે છે પછી એક શ્લોકથી અર્જુન અર્જુનને તેનો મોહ નષ્ટ થયો કે નહીં એમ પૂછે છે અને તેનો તેનો અર્જુને એક શ્લોકથી ઉત્તર આપે છે પછી પાંચ શ્લોકથી ચુમ્મોતેર થી ઇઠ્યોતેર સંજય ઉપસંહાર કરે છે વસ્તુતઃ ભગવાને અર્જુનને કરેલો ઉત્તમ ઉપદેશની આ શ્લોકથી છસઠ એટલે સમાપ્તિ થાય છે તેથી આ શ્લોકમાં કરેલો ઉપદેશ ભગવદ્ ગીતાના સારૂપ છે આ શ્લોકનું અનુસંધાન આ શ્રીમદ ભગવત દસ છત્રીસ બાવીસ તથા અગિયાર બે ચોત્રીસ ઉપરના સુબોધિનીમાં કરેલું છે એટલે આ જો આપણને આવું કરે તનો આ સમરી આને કહેવાય આપણી અપેક્ષા આવી છે પછી વિભૂતિ યોગમાં એક એક વિભૂતિ આપણને ગણાવવા બેસી જરૂર નથી આટલા શ્લોકમાં આવા છે આટલા શ્લોકમાં આ છે સમરી આને કહેવાય પછી જે જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એને આપણે હાઇલાઇટ કરીએ જુદી આગળનો તમારો છે ના એટલે હું લઈ રહી છું પણ છે તો મનીષા બેન ના પેન અનુકૂળ નહીં હોવાથી હું લઉં છું કયું ઇદમ તે ના તપસ્કા એ આગળ સડસઠ સડસઠમો શ્લોક હા સડસઠમો આપણે આજે કરી શકશું ના એટલે ભાઈ સિરાજન સિગ્નલ છે ચલો કરો આગળ કરો આજે ભલે બાર વાગે આપણે કરો ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચાસુ શુષવે વાચ્યમ ન ચ મા યોગ્ય સુયતે શ્લોકાર્થ આ ગીતાનો ઉપદેશ તારે કોઈ દિવસ તપ નહીં કરનારને ભક્તિ રહિતને ક્ષમા કરવાની ઈચ્છા ન વિવેક વિવેચન એવી રીતે ગીતાનો શાસ્ત્રાર્થ સંપૂર્ણ કહી હવે સંપ્રદાયની પ્રવૃત્તિ માટે નિયમન કરે છે આ શાસ્ત્રાર્થના કોણ કોણ અધિકારી નથી તે અહીં કહેલું છે તપ નહીં કરનાર એટલે સ્વ આચારહીનને મારી એ હું પુરુષોત્તમ ઉપર દોષારોપણ કરી મારી અસૂયા કરનારને આ શાસ્ત્રાર્થ તારે કદાપી કહેવો નહીં ઠીક છે સ્વ આચાર હિનની એટલે તપ નહીં કરનાર એટલે કે સ્વ આચાર હિનની સ્વ આચાર એટલે સ્વર્ણાશ્રમાચાર એ રહિત ક્ષમા કરવાની જેની ઈચ્છા નથી તથા જે મારી અસૂયા કરે છે તેને આ ઉપદેશ જે અર્જુનને કહ્યો તપ નહીં કરનારને એને એ કહે છે કે તારે કોઈને આ કહેવું નહીં એમ હમ પછી આગળ અડસઠમું કોઈનું છે નામ હેલો હા બોલો બોલો અવાજ આવે આજે જે વચ્ચે કંઈ કટ પાછો પડશે એટલા જે બતાવ્યા કે તપ નહીં કરનાર ભક્તિ રહી છે ક્ષમા કરવાની ઈચ્છા એટલે ગીતાજીનો જે ઉપદેશ અર્જુન ઠાકોરજીએ કર્યો ભગવાને તે કહે છે કે તારે તેને કોઈને કહેવું નહીં એમ એટલે અહીંયા આ મને ના સમજાય તપ નહીં કરનાર એટલે સ્વ આચારની એટલે પોતાના જે આચાર છે એમાંથી ચિત્ત થાય પુરુષોત્તમ ઉપર દોષારોપણ એટલે તો પ્રભુની અસૂયા કરનાર કે જે પ્રભુ કરી રહ્યા છે પણ એમાં નહીં રહ્યો છે કે હું કરી રહ્યો છું એ એ હોય ને અસૂયા એટલે અસૂયા એટલે ઈર્ષ્યા ઈર્ષ્યા હા એટલે બધું જે કરી રહ્યા છે પ્રભુ જ કરી રહ્યા એમાં હા એટલે આપણે આપણા કર્તૃત્વના અભિમાનથી તે આપણા કર્મને કારણે આપણે આપણું ભોગવી રહ્યા છીએ એ જાતની જે આપણી પ્રતીતિ છે તો એ આપણે પ્રભુના સમકક્ષ આપણે પોતાને માની લીધા તો એક જાતની અસૂયા આવે ને કે વૈદ એમ સમજે કે મેં દર્દીને જીવાડ્યો પણ વૈદનું તો સામર્થ્ય જ નથી એની અંદર જે સામર્થ્ય છે પ્રભુનું છે એવી એવી રીતે હા હા આ એમ સમજો તો આના બધા અલગ અલગ પ્રકાર છે જેમ ભગવાનના શ્રી મહાપ્રભુજી ત્યાં આજ્ઞા કરે છે ને પુરુષોત્તમજીએ આસુરી જીવના અલગ અલગ પ્રકારો બતાવ્યા છે એમાં મૂળ રૂપનો દ્વેષ કરનાર જગત રૂપનો દ્વેષ કરનાર વિભૂતિ અવતાર વગેરેનો દ્વેષ કરનાર એમ જુદા જુદા પ્રભુના દ્વેષ બનાવ્યા છે તો જેમ શિશુપાલ રાવણ કંસ વગેરે છે એ પ્રભુના મૂળ રૂપનો દ્વેષ કરનારા છે દુર્યોધન વગેરેના પણ આપણે પ્રસંગમાં જોઈએ છીએ ને કે એમણે પ્રભુ જે સામર્થ્ય પ્રકટ કરતા હતા એને એ ઇન્દ્રજાલ કે માયા માનતા હતા જાદુગીરીનો ખેલ પ્રભુનું સામર્થ્ય તરીકે નતા જાણતા તો પ્રભુના પ્રત્યે એમને એક જાતની અસૂયા છે અત્યારે પણ આપણે ગીતાના વ્યાખ્યાનો કે કૃષ્ણ સ્વરૂપનું નિરૂપણ કરનારા આધુનિક લેખકો ચિંતકોના આપણે વિચારો જાણીએ તો એમાં પણ આપણને પ્રભુનો દ્વેષ કે અસૂયા આપણને જોવા મળી જાય છે એટલે જે રીતે પ્રભુના પરબ્રહ્મ રૂપતા ઈશ્વર રૂપતા છે એનો તિરસ્કાર કરીને એમને માનવીય દૃષ્ટિકોણથી એમને મૂલ્યાંકન કરવામાં આવે અને માનવીય નીતિ સિદ્ધાંતો છે એ પ્રભુ નથી પાડી રહ્યા એમ કરીને એમના ઉપર તુષારોપણ કરવામાં આવે તો એક જાતની અસૂયા છે તો આ બધું શાસ્ત્ર છે પ્રાચીન કાળમાં શા માટે બ્રાહ્મણો કે ગુરુવર્ગના પૂરતું સીમિત હતું બધાને શા માટે નહોતું ઉપલબ્ધ કરાવવામાં આવતું કેમ કે દરેક તે વખતે નિયમ હતો જેમ અત્યારે દવાઓના વિષયમાં હોય કે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય તેને જે તમે દવા આપી શકો ગમે તે વ્યક્તિ દવાની દુકાને જઈને એને માંગે કે આ દવા આપો તો એમ ન આપી શકાય કેમ કે એમાં લેનાર વ્યક્તિ એના પોતાના હિતાહિતનો કે જે દવા છે એની ઉપયોગીતા વગેરેનો કોઈ બોધ નથી તેથી એનો દુરુપયોગ થઈ શકે તો પ્રાચીન કાળમાં એ વાત હતી કે જે વ્યક્તિને જેટલી પાત્રતા છે એટલું જ એને પ્રાપ્ત થાય એટલે ભગવાને અહીંયા પણ આ આજ્ઞા કરેલી છે અને સર્વ શાસ્ત્રોની અંદર એ શાસ્ત્રના અધિકારી અને અધિકારીનો વિવેક બતાવવામાં આવ્યો છે તો જે પ્રભુની અસૂયા પ્રભુ સાથે જેને અસૂયા છે ઈર્ષ્યા દ્વેષ છે કે શ્રદ્ધાહીન છે કે શ્રવણ કરવાની ઈચ્છા નથી નથી ભક્તિ રહિત છે એવાને ભગવદ્ ગીતા આપવાનો કોઈ પ્રસંગ નથી બીજી ખૂબસૂરત વાત એ છે કે ગીતાનો આખો સાર કર્મયોગ ઉપર વ્યાખ્યાન પ્રાપ્ત થાય છે તે જ રીતે શંકરાચાર્યજી માયાવાદીઓ છે એમણે નિવૃત્તિ માર્ગનું પ્રવર્તન કરનારો આ શાસ્ત્ર છે એવી રીતે આનું નિરૂપણ કરે છે એ જ શાસ્ત્ર એના ઉપસંહારમાં અધિકારનો નિર્ણયમાં એમ કહી રહ્યો છે કે ભક્તિ રહીત છે એને નહીં આપવું કર્મના ગણપતિ બાપા અહીંયા ભૂલી ગયા છે અને નિવૃત્તિ ના પણ ગણપતિ બાપા ભૂલી ગયા છે એટલે એ વ્યાખ્યાકારો જ પોતે આની અંદર અનધિકારિત રીતે થઈ રહ્યા છે કેવી વાત છે એટલે આ વસ્તુને આપણે જો ન જોઈએ તો પછી એમની વ્યાખ્યા છે એ બહુ સારા એવા લાક્ષણિક શબ્દોનો પ્રયોગ કરીને કે સારી હેતુ તર્ક આપીને એમણે ભલે કર્યું હોય વ્યાખ્યા પણ અહીંયા એમનો ભાંગડો વટાઈ જાય છે ભગવાનના શબ્દોથી જે ભક્તિ રહીત છે એના જે જે કર્મ માર્ગમાં બી તો શ્રદ્ધા તો અંગરૂપ તો આવેલી છે તો એ દ્રષ્ટિએ પણ આનો આપણે કરીએ તો તો એ લોકો પણ અધિકારી તો કહેવાશે જ ને મદભક્ત શબ્દને ઉપર ધ્યાન આપો ને શ્રદ્ધાની તો કોણ ના પાડે છે શ્રદ્ધા તો દરેક ને હોય નાસ્તિક માણસ હોય કે અપરાધી પાપી હોય એને પણ શ્રદ્ધા તો હોય જે ભગવાનનો ભક્ત નથી એ આનો અધિકારી નથી હવે અધિકારીતાને આપણે અનેક રીતથી મૂલવવી જોઈએ કે આમાં જે મુખ્ય કહેલું છે એનું ફલની પ્રાપ્તિનો અધિકાર અને એક ગીતા એ સ્મૃતિ છે અને સ્મૃતિશાસ્ત્રના અધ્યયનનો અધિકાર કે પાઠનો અધિકાર તો એ અધિકાર તો કોઈનો પણ હોઈ શકે વર્ણાશ્રમના અનુસાર જેમનો જે નિયમ છે કે મહાભારતમાં જેની પાત્રતા પાંચમા વેદ તરીકે સ્વીકારવામાં આવેલી છે એ સર્વ કોઈ પણ ભગવદ્ ગીતાના પાઠ કે અધ્યયનનો અધિકારી હોઈ શકે પણ ભગવદ્ ગીતામાં કહેલા ઉપદેશ એના રહસ્યને જાણી સમજીને એમાં કહેલા ફલની પ્રાપ્તિ એ જુદી વસ્તુ છે એનું શ્રવણ એ જુદી વસ્તુ છે તો ભગવાન અહીંયા શું આજ્ઞા કહી રહ્યા છે કે इदम अतपस्काय न अभक्ताय न અશ્રુષવે ન વાચ્યમ એને આ સંભળાવવું નહીં કહેવું પણ નહીં તો જ્યારે આ અધિકારનો સાથે બાંધછોડ કરવામાં આવી એટલે ગીતાનો જે મૂળ આશય છે એ પ્રકટ થવાની જગ્યાએ બધા વિવેના છે કે મુખ્ય ભગવદ ગીતાનો સાર નથી કે ભગવાનનો જે કથ છે નથી એ બધી વાતો ગીતાના નામે સકટતી છે એમ કહેવા માંગુ છું આજ જો આગળ સ્પષ્ટ છે આ બીજો કોણ છે શ્લોક દેજે માર્ગ સેવા લો હું આ કે અહીંયા સુધી મને માનતા જે તંપન થયા ય ઇમમ પરમ ગુયહં मद्भक्ते स्वभिधास्यति भक्तिमयि પરામ કૃત્વા मामे વૈશ્યત્ય સંશય લોકાર્થ તે આ પરમ ગુણ્ય મારા ભક્તોને કહેશે તે મારામાં પરાભક્તિ પ્રાપ્ત કરી મને જ નિસંશય પ્રાપ્ત કરશે વિવેચન આવા દોષો રહીત માત્ર મારા ભક્તો જ છે તેથી મારા ભક્તોને જ આ શાસ્ત્રાર્થ કહેવા યોગ્ય છે તેમને જે આ શાસ્ત્રાર્થ કહે છે એને શું ફળ પ્રાપ્ત થાય તે અહીં કહેલું છે જ્યાં આ પરમ ગુરુએ જે જ્ઞાન કહ્યું તે મારા ભક્તોને કહેશે તો એની મારી પરાભક્તિને પ્રાપ્ત કરશે એમાં કોઈ સંશય નથી એવું અહીંયા ભગવાન કહી રહ્યા છે આ શાસ્ત્રાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે કહેલું છે એમાં હા કરો આગળ હા न च तस्मान् मनुष्येषु कश्चि कश्चिन् मे प्रियकृतः भविता न च मे तस्मात् અન્ય પ્રિયતરો ભુવી ભૂતલ ઉપર મનુષ્યમાં લોકાર્થ ભૂતલ ઉપર મનુષ્યમાં કોઈ પણ તેનાથી મારું વિશેષ પ્રિય કરનાર નથી અને તેનાથી અન્ય કોઈ મને વિશેષ પ્રિય થનાર પણ નથી અહીંયા ભગવાને ઠોસ કરી દીધી કે ભૂતલ ઉપર આનાથી કોઈ મનુષ્યને પ્રિય વિશેષ પ્રિય કરનાર કોઈ નથી અને પ્રિય થનાર પણ કોઈ નથી એટલે કોના માટે આ કહ્યું આ શ્રવણ ભક્તિ જે કરશે આની જે બતાવે ને કે આનું જે પાછળ ને કાંઠળમાં શ્લોકમાં કઈ દીધું સર્વધર્માન પરિચર્જન એનાથી જે બતાવ્યું એ એ જે કરશે ભૂતર પર મનુષ્ય તો એનાથી એના એટલે કે મને પ્રિય થશે અને મારાથી એની કોઈ વિશેષ પ્રિય કરનાર થશે પણ નહીં એમ જે આ પરમ પૂજ્ય મારા ભક્તોને કહેશે તે એના માટે આ કહી રહ્યા છે એટલે ભગવદ્ ગીતાનો કથન કરે છે ભક્તો હા જેમ અત્યારે તમે અમને કહી રહ્યા છો ને તો તમારા માટે આ વાત ભગવાન કહે છે ભગવાન કહી રહ્યા છે હા ભગવાન હા કરો ઇમમ ધર્મ્યમ સંવાદમાં વયો જ્ઞાનયજ્ઞે તેના મિષ્ટ જ્ઞાનિતિ મે મતિહિ શ્લોકાર્થ જે આપણા ધર્મ્ય સંવાદનું અધ્યયન કરશે તેને મને જ્ઞાન યજ્ઞથી પૂજેલો છે એવી મારી મતિ છે વિવેચન અર્થ જાણ્યા વિના માત્ર પાઠ કરવાથી શું ફળ થાય તે અહીં કહેલું છે જે કેવલ જો આ પાઠ એટલે કે અધ્યયન કરશે તો એને પણ જ્ઞાન યજ્ઞથી પૂજેલો છે એવી મારી મતી છે અહીંયા કહી રહ્યા છે જ્ઞાન યજ્ઞથી પૂજેલો છે એટલે જાણવું એ પણ એક યજ્ઞ છે યજ્ઞ એટલે પૂજા તો અર્જુન અને ભગવાનના સંવાદને આપણે જાણી સમજી રહ્યા છીએ કે એનો પાઠ કરી રહ્યા છીએ તો એ પણ એક પ્રભુની પૂજાનો પ્રકાશ છે એમ સમજવું આ આપણા બધા માટે આમાં ખાલી તમને યશ નથી મળતું થાય અચ્છા આગળ કોણ કરશે હેલો હા હેલો હા જેથી બરોડાથી શીલા બોલું હા બોલો હા આગળ મારા છે શ્લોક મારે કરવાના છે લઉં હા શ્રદ્ધાવાન અનસૂયશ્ચ શૃણુયાદપી યો નરઃ સોઅપી મુક્ત શુભાન લોકાન પ્રાપ્નુયાત પુણ્ય કર્મનામ શ્લોકાર્થ શ્રદ્ધાવાળો તથા અસૂયા રહિત જે નર આ સંવાદને માત્ર શ્રવણ કરશે તે પણ મુક્ત થઈ પુણ્ય કર્મવાળાઓના શુભ લોકને પામશે એટલે જે શ્રદ્ધાવાળો છે અને અસૂયા રહિત જે છે તે આ સંવાદ નું માત્ર શ્રવણ કરશે તો એ પણ મુક્ત થઈ અને પુણ્ય કર્મ વાળા શુભ લોકને પામશે એવું અહીંયા કહી રહ્યા છે ભગવાન પૂછે છે કે કયો પુણ્ય લોક એનું નામ સરનામું જરા આપજો શીલાબેન હા હા દીદી એટલે અહીંયા અન્વયમાં તો અહીંયા અન્વયમાં તો શુભ એટલે સારા સારા લોકને મેળવશે એટલે સારા લોક એટલે સ્વર્ગ કે એવું એવું લેવાય એટલે અહીંયા આ તમને પૂછે છે પ્રીતિ નામ આપી દીધું હવે લઈ શકાય કે પણ મુક્ત થઈ મુક્ત થઈ એટલે ની વાત આવે જ નહીં મુક્ત આત્માઓને સ્વર્ગલોકની પ્રાપ્તિ ના થાય તે તે પણ મુક્ત થઈ પુણ્ય કર્મ વાળાઓના શુભ લોક ને પામશે મુક્તો જે લોકોને પ્રાપ્ત કરે એ લોકની અહીંયા વાત છે મુક્ત લોકો કયા કયા લોકોને જીવો કયા કયા લોકને પ્રાપ્ત કરે આમાં જે વ્યાવર્તન છે એ આગળ જે કહ્યું કે ભગવાનનો ભક્ત અને જે કહેલા લક્ષણો વાળો છે ને બીજું શું શું છે હા અસૂયા રહિત છે તપસ્વી છે અને શ્રવણ ઈચ્છુ છે તો એવા બધા જે સદગુણોથી સંપન્ન છે એ તો ભગવાનને જ પ્રાપ્ત કરશે ભક્તિ પ્રાપ્ત કરીને પછી જે આનું કથન કરે છે એના માટે ભગવાને કહ્યું કે એનાથી વધારે પ્રિયતર મારા માટે બીજું કોઈ નથી જે આનું અધ્યયન કરશે આ ધર્મી સંવાદનો એ જ્ઞાન યજ્ઞથી મારું વ્યજન કર્યું હું માની લઈશ એમ કહ્યું અને જે આ પ્રકારની ઉત્તમ યોગ્યતાઓ જેના અંદર પ્રાપ્ત નથી પણ અસૂયા પણ નથી કરી રહ્યો સાથે સાથે શ્રદ્ધાશીલ પણ છે અને કેવલ શ્રવણ કરે છે એટલે અધ્યયન કે તે અનુસાર એના અંદર આચરણમાં તત્પરતા વગેરે એવા ગુણો નથી તો એ વ્યક્તિ પણ મુક્ત થઈને પુણ્યકર્મણામ લોકાન પ્રાપ્તનુયાત પુણ્યકર્મશાલી એટલે પુણ્યકર્મ કરનારાઓને જે લોકની પ્રાપ્તિ થાય તે પ્રકારના લોકની એને પ્રાપ્તિ થઈ શકે તો આપણે માની શકીએ કે વિષ્ણુ લોક છે કે સત્ય લોક છે તે પ્રકારના કે જ્યાંથી એમને પુનરાવૃત્તિ જેમની ન થાય તે પ્રકારના ઉત્તમ લોક છે એને પ્રાપ્ત થઈ છે આગળ હા કચ્ચિત એતત શ્રુતમ પાર્થ સ્વૈકાગ્રેન ચેતસા કચ્ચિત અજ્ઞાનસમોહ પ્રનષ્ટસ્તે ધનંજય લોકાર્થે પાંચ તે એકાગ્ર ચિત્તથી આ સાંભળ્યું કે હે ધનંજય તારા અજ્ઞાનથી થયેલા મોહનો નાશ થયો કે એટલે અહીં અગાડી ભગવાન અર્જુન ને પૂછી રહ્યા છે કે આ સાંભળવાથી તારા અજ્ઞાનનો મોહ નાશ થયો કે ન થયો એમ જે આ સંવાદનું શ્રવણ કરે તે સંસારમાંથી મુક્ત થઈ શુભ લોક પ્રાપ્ત કરે છે એમ પાછલા શ્લોકમાં કહ્યું પરંતુ અર્જુને સાક્ષાત ભગવાન પાસેથી આ સંવાદનું શ્રવણ કર્યું છતાં તેને તેવું ફળ પ્રાપ્ત થયું નથી કારણ કે તે પાછો યુદ્ધ કરવા પ્રવૃત્ત થયેલો છે એવી શંકા દૂર થાય તે માટે ભગવાન અર્જુનને આ પ્રશ્નો કરે છે એટલે અહીંયા આ શ્લોકમાં ભગવાન અર્જુનને પ્રશ્ન કરી રહ્યા છે કે તારા મોહનો નાશ થયો કે ન થયો એમ આટલા ઊંચા ઊંચા પલકથન કર્યા પછી અર્જુન તો હજી ધનુષ બાણ થી લડી રહ્યા છે એટલે આમને જે ફળ ન મળ્યું તો બીજાને કેમ થશે એટલે ચોખવટ કરી દેવી સારી હા હવે અર્જુન એનો જવાબ આપે છે આ જે ખરેખર પેલો છાસઠ છાસઠમાં શ્લોક પછી પહેલું આવવું જોઈએ ને આ શ્લોક આવવો જોઈએ એવું નથી લાગતું કારણ પેલો જે શ્લોક પત્યો ઉપદેશ નો પછી સીધું એને એમ કહ્યું કે આ ઉપદેશ તું કોઈને કહીશ નહીં પણ પહેલા ભગવાન એવું ના પૂછ્યું જોઈએ કે ભાઈ તને આમાંથી કોઈ વાત ઘડે ઉતરી કે ના ઉતરી એ છે એ છેલ્લે પૂછે છે ને આગળ એમ કહી દીધું કે ભાઈ તું હવે આ વ્યક્તિને ના કહીશ આ વ્યક્તિને ના કહીશ પણ તને સમજાયું છે કે નહીં એ કારણ કે શાસ્ત્રાર્થ આપણે જે શાસ્ત્ર નો અર્થ કર્યો તો એ શાસ્ત્રાર્થથી ત્યાં વાત છૂટી પડી છે કે ભાઈ શાસ્ત્રાર્થ આપણે જે કર્યો તો કોઈને કહીશ નહીં તો એ ખરેખર આ શ્લોક ત્યારે ત્યાં આવવું જોઈએ ને કે ભાઈ તને કશું ઘરે ઉતર્યું પછી એ બધી વાત કરે કે સારું ઘરે ઉતર્યું તો તું આ કોઈને આ વ્યક્તિને તું ના કહીશ એમ પણ એ પાછું ઘરે ઉતર્યું કે <laughs> પાછું કઈ કેવું પડે ને <laughs> જ્ઞાન તો ભગવાન સ્થિર કરે થાય તો વાંધો પાછું એવું થાય એને પહેલા એને શું કીધું આ શાસ્ત્રાર્થ મેં તને જે કહ્યો શાસ્ત્ર ખાલી પાઠ નહીં શાસ્ત્રનો અર્થ જે મેં તને કહ્યો એ તને ઘરે ઉતર્યો અને જો અર્જુન એમ કે હા મને ઉતરી ગયો કમ્પ્લીટ તો પછી એને કહેવાય કે ભાઈ જો તને ઉતર્યો છે પણ તો હવે આટલા આટલા જે હોય ગુણધર્મો વગરના માણસને તું ના કહીશ પણ આ તો પહેલા એને ગુણધર્મો એને આ વ્યક્તિઓ ના કહીશ પછી એમ કીધું હવે તને ઉતર્યું કે નહીં <laughs> ઓર્ડરમાં આગળ પાછળ લાગે છે હમ અહીંયા એ અર્થમાં વાત લેવાની છે કે ખરેખર ભગવાન અર્જુનને યુદ્ધ કરવાની પ્રેરણા કરે છે તો એ વાત હવે તમે મારી આજ્ઞાથી સમજાઈ કે ના સમજાઈ અર્જુનને ફળ પ્રાપ્ત થવું એટલે મોક્ષ પ્રાપ્ત કરીને એને એ લોકની પ્રાપ્તિ કરવી એ અર્થમાં અહીંયા કોઈ વાત ચાલતી મને નથી લાગતું મને ભગવાન અર્જુનને એ અર્થમાં કહી રહ્યા છે કે હવે તને તું યુદ્ધ કરવાનું માટે નિશ્ચિંત થઈને પ્રેરાયો કે ના પ્રેરાયો એ અર્થમાં અહીંયા ભગવાન એને કહે છે કે હવે તને થયું કે ના થયું એમ નહીં પ્રાપ્તિ કે ફલ વાત હું પણ નથી કરતો હું શું કહું છું કે ફલ પ્રાપ્તિની નહીં પણ મોહ નાશ શેનાથી થાય જ્ઞાન થી જ્ઞાન ક્યાંથી આવ્યો તો ઉપદેશ થી તો થી જ્ઞાન થયું ને જ્ઞાનથી એનો મોહ નાશ થયો તો પછી એને આ વાત ના કેવી જોઈએ મારો કહેવાનો મતલબ એમ છે આ ઓર્ડર આગળ આવવો જોઈએ ને પછી પેલી વાત કેવી જોઈએ આ આ પત્યા પછી કે સારું સમજાવ્યું છે તું અમને અમને ના કહી શકે એ તો પહેલા ટેલી પહેલું જ કરવું જોઈએ ને કે ભાઈ તારો મોહ નાશ થયો કે નથી થયો મેં આટલો ઉપદેશ કર્યો કારણ કે પહેલા પહેલા એમને સામાન્ય જ્ઞાન કહ્યું ઉપદેશ કર્યો પછી ગુહ્યતમ ગુહ્યતર કહ્યું અને પછી સુપરલેટિવ ગુહ્યતમ કહ્યું એટલે ગુહ્યતમમાં છાસઠમો શ્લોક આવ્યો કે તું બધા ધર્મોને છોડીને મારા ધર્મ મારા શરણમાં આવ તો એ ઉપદેશ કર્યો પછી એને સમજાયું આ બધું સમજાયું નતું એટલે તો એમને આ ગુહેતમ ઉપદેશ કર્યો ને હવે એમાં સમજાણી તો કોઈ એ જ નથી ને ન સમજાયું તો કશું છે જ નહીં ને હવે એમાં ગુહેતમ ઉપદેશમાં એમાં તો આજ્ઞા જ કરી છે કે તારે બધું જ છોડીને મારા શરણમાં આવવાનું છે હવે એમાં તો કોઈ બીજું વિચારવાનું જ નથી એને પણ એટલે ભગવાનને એમ કેમ <coughs> હા એટલે તમે જે વાત કરેલા છો ને એના પરથી મને એવું લાગે છે કે ભગવાને આ આખા વાર્તાલાપ દરમિયાન અર્જુનનો નેચરને ચકાસ્યો છે કે એને ગમે એટલી પ્રકારે તમે એને સમજાવો છો પણ ફરી ફરી પાછા એનામાં સંશયો ઊભા થયા જ છે એટલે ભગવાન એને અત્યારે એવું કર્યા અત્યાર સુધીમાં કેટલા બધા એવા આવ્યા કે અર્જુનને કહ્યું તારો સંશય દૂર થયો તારો સંશય દૂર થયો એટલે અર્જુનનો નેચર એવો છે કે એ ફરી પાછો સંશય વાળો થઈ જાય છે એટલે ગુહ્યતમ ઉપદેશ આપ્યા પછી પણ ભગવાન એને ફરીથી પાછા પૂછી રહ્યા છે કે સાંભળ્યું એટલે એનો નેચર ધર્મ અવલંબ ધર્મ એ તો ટીકાકારે આગળ જ કીધું કે અર્જુનનો જે નેચર છે એ ધર્મી અવલંબન નથી પણ ધર્મ અવલંબિત છે એટલે એનામાં કન્ફ્યુઝન છે ધર્મનું એટલું ઠાંસી ઠાંસીને ભર્યું છે કે એને ધર્મી ઉપર એનું અવલંબન આવે જ નહીં તો ધર્મી ઉપર અવલંબન લાવવા માટેની આ બધી પ્રક્રિયા આખો એનો ઉપદેશ આખો એનો આ ગુહ્યતમ ઉપદેશ એના માટે છે કે તું હવે એનું અવલંબન છે ધર્મમાંથી સિદ્ધ થઈને ધર્મી ઉપર થઈ જાય એના માટે છાસઠમો શું કયો છે પછી તમે એમ કહી દો કે ભાઈ તારે આ જ કામ કરવાનું છે હવે હવે એમાં તને સમજાવ્યું કે નહીં એવું એવું પૂછવાનો આશય શું એમ હું એમ આપણે એમ કોઈ આપણા નોકરને એમ કહીએ કે ભાઈ તું બજારમાં જા અને એક કિલો શાક લઈને આવી જા હવે એમાં મને એને સમજાયું નહીં એવું આપણે કયા એંગલથી કહી શકીએ મોહ તારો દૂર થયો કે નહીં એમ એટલે સામે વાળો કઈ બોલે નહીં હું હા કઈ કરે નહીં પછી તો આપણને એને પૂછવું પડે ને કે મેં કીધું તું સમજ્યો કે નહીં એટલે અહીંયા અર્જુન ઉવાચ વચ્ચે કઈ આવ્યું નહીં એટલે ભગવાનને પાછું કેવું પડ્યું કે ભાઈ બધું મૂંગું છે પણ તું કઈ સમજ્યો કે નહીં અર્જુન વાંચ કઈ હોત તો જુદી વાત હોત रण्यावा तू वा चेक यावी तो ते એટલે આપણે આપણે થઈ જ જાય ને કે સામેથી કોઈ બોલે ને તો સીલાબેન સુઈ ગયા કે શું એમેજે એટલે આપણે પરિસ્થિતિ આવું પડે એટલે સમજાઈ ગયું આ બરાબર એપ્રોપ્રિયેટ એક નો એક્ઝામ્પલ આવી ગયું જાગો છો ને સિલેબસ હવે કરો હા નવ આગળ જશે અર્જુન વાત અર્જુન વાત નષ્ટો મોહ સ્મૃતિર્લજ્જા ત્વત્પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરી છે વચનમ તવ હે અચ્યુત આપના પ્રસાદથી મારો મોહ નાશ પામ્યો મને સ્મૃતિ થઈ અને હું સંદેહ રહિત થયો આપના વચન પ્રમાણે ચાલીશ વિવેચન આત્મા અને અનાત્માના રૂપ વિપરીત જ્ઞાન અથવા મોહનો નાશ થયો આપના પ્રસાદથી સંપૂર્ણ તત્વ જ્ઞાન પ્રાપ્ત થયું પ્રકૃતિના કાર્યો અનાત્મા છે તેમાં આત્માના અભિમાન રૂપ મોહનો નાશ થયો ચિદ અને અચિત સર્વ વસ્તુ પરમ પુરુષ રૂપથી બ્રહ્માત્મક છે તે તેવી નથી એવી મતિરૂપ મોહ દૂર થયો ભગવદર્થ જે નિત્ય વગેરે કર્મો કરવામાં આવે તે ભગવાનની પ્રાપ્તિ કરવામાં ઉપાયભૂત છે તેને બંધક માનવારૂપ સર્વ મોહનો નાશ થઈ ગયો આત્મા પ્રાકૃત સ્વભાવ રહિત કેવલ જ્ઞાતા છે એનું જ્ઞાન અને આત્મા તથા અક્ષર બ્રહ્મના ઐક્યનું જ્ઞાન અને તેથી પણ ઉત્તમ અલૌકિક ગુણોના સમૂહવાળા પ્રભુ પુરુષોત્તમ છે તેમની પ્રાપ્તિ માત્ર તેમના અનુગ્રહથી થાય છે અને તે પુરુષોત્તમ આપ પ્રભુ વાસુદેવ છો આ સર્વ સ્મૃતિરૂપ જ્ઞાન આપના પ્રસાદથી મને પ્રાપ્ત થયું છે સાંખ્યના ઉપદેશથી મારા સર્વ મોહનો નાશ થયો છે યોગના ઉપદેશથી મને સ્મૃતિની પ્રાપ્તિ થઈ છે તેથી મારા સર્વ સંદેહો દૂર થયા છે હવે હું આપની આજ્ઞા પ્રમાણે ચાલીશ એટલે અહીં અર્જુન જવાબ આપી રહ્યા છે કે પ્રકૃતિના એટલે આત્મા અને અનાત્મા નો એમને વિવેક સમજાયો કે આત્મા એ નિત્ય છે અને પ્રકૃતિના કાર્યો કયા એમાં જે દેહના અઠ્યાવીસ તત્વો કયા એ પ્રકૃતિના કાર્યો છે અને અહીંયા કહ્યું ને કે ભગવાનની પ્રાપ્તિ કરવામાં ઉપાય પૂછશે તેને બંધક માનવા એમને સર્વમોહનો નાશ થયો અને આત્મા પ્રાકૃત સ્વભાવ રહિત કેવલ જ્ઞાતા છે એનું જ્ઞાન અને આત્મા તથા અક્ષર બ્રહ્મના ઐક્યનું જ્ઞાન એ સિદ્ધાંત મુક્તાવલીમાં જે કહ્યું છે ને કે વ્યોમ આત્માની ભ્રમ રૂપે ભ્રમરૂપે છિદ્રા વ્યોમની ચેતના એ શ્લોકથી અહીંયા એ એ સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી એ સમજાયું છે કે આત્મા એ અક્ષર બ્રહ્મનો અંશ છે એ શ્લોક અહીંયા લાગશે લગાવીને જોઈએ લાગી શકે હા એટલે એમાં મહાપ્રભુજે એવું સમજાયું છે કે જીવ અક્ષર બ્રહ્મના અંતરૂપ અણુ છે અને અવિદ્યાને કારણે અક્ષર બ્રહ્માત્મકપણાને જાણતો નથી સાચી વાત પછી અહીંયા સ્મૃતિમાં મને એવું સમજાય છે કે એમને સ્મૃતિ એવી છે કે ભગવાન નું સ્વરૂપ અને પોતાના સ્વ સ્વરૂપ નું એમને જ્ઞાન થયું એમ અને અહીં સાંજના ઉપદેશ થી કહ્યું ને એમાં નિત્ય અનિત્યના નિત્ય અનિત્યનો વિવેક થયો અને યોગના થી મને સ્મૃતિની પ્રાપ્તિ થઈ તો એમાં એવું સમજાય છે કે મારી બુદ્ધિ એટલે પ્રભુમાં જોડાય એમ એટલું સમજાયું મને આ શ્લોકમાં આપના પ્રસાદ એટલે કૃપાયુક્ત ઉપદેશ શબ્દનો ઉપયોગ નહીં કરીને પ્રસાદ શબ્દનો ઉપયોગ કેમ કર્યો છે એ સમજાવ્યું નહીં મને अपना प्रसाद थी आखिर में क्या ना अपना भाई अपना वचनो थी के अपना कृपा यी वचनो थी हां हां मतलब ઘણી જગ્યાએ કૃપા કૃપા ના જગ્યાએ પ્રસાદ શબ્દ વપરાય છે તો મને એવું લાગે છે કે અહીંયા એક કૃપાને બદલે પ્રસાદ શબ્દ વાપર્યો હોય એમ એટલે શું વપરાય કૃપા ની જગ્યાએ પ્રસાદ એટલે અહીંયા અન્વાયમાં પણ એવું જ આપ્યું છે એનો અર્થ કે કૃપા થી એમ સત્પ્રસાદાત એટલે તારી કૃપાથી હા હા બરાબર બરાબર એ મેં જોયું હતું બરાબર ઓકે માંડવીમાં ક્યાં પ્રસાદ મળી જશે કલ્યાણ પ્રસાદ શું માંડવીમાં તમારા ગામનો માંડવી કલ્યાણ પ્રસાદ પ્રસાદ એ મળતો એટલે કૃપા પ્રસન્નતા પ્રસાદ નો પણ એ કૃપાયુક્ત પ્રસાદ નથી મળતો એ નોટ લખાવી ને ભાઈ નોટ તો પ્રસાદ મળે છે સારું મારા શ્લોક અહીંયા સંપન્ન થયા સારું હવે મારા છે એટલે કરું આગળ હા સરસ વાંચી જવાના છે કઈ છે નહીં આમાં કશું આવતું જ નથી ઇત્યહમ વાસુદેવસ્ય સંજય આવી રીતે વાસુદેવ નો અને મહાત્મા પાર્થનો આ અદ્ભુત રૂવાણા ઉભા કરે તેવો સંવાદ મેં સાંભળ્યો રૂવાણા ઉભા કરે એ થોડુંક આમ વિશેષણ કેમ વાપર્યું છે થોડું વિચારણીય છે કરીએ વિચાર એટલે આની વચ્ચે છે યુદ્ધની વચ્ચે આ સંવાદ ઉભો કર્યો એટલે એની આખી ગાંભીર્યનું આખું બદલાઈ જાય છે કે આ સેનાઓ આમને બે બે બાજુ ઊભી છે અને વચ્ચે આ સંવાદ ચાલી રહ્યો છે એટલે એને રૂવાણા ઉભા કરી દેતો કયો છે કે એની અંદર કોઈ એવું થ્રિલિંગ મટીરિયલ છે આ ઉપદેશમાં કે એને આપણે શું છે એ વિચારવું પડે ગીતા ગીતાના મહાત્મ્યમાં એમ આવે છે હવે જો એ વાત પણ પાછી મહાત્મ્યમાં જ કીધેલી છે કે ગીતાના મહાત્મ્યનો પાઠ ન કરો તો ગીતા વાંચી ન ગણાય આ વાત પાછી મહાત્મ્યમાં જ કીધેલી છે તો હવે એ મહાત્મ્યને આપણે પાઠ કરશું ને ત્યારે આ રૂવાણાનું રહસ્ય આપણે કદાચ ખબર પડે કે સંજયના રૂવાણા સામે અહીંયા ઉભા થઈ ગયા <laughs> મહાત્મે જયારે આપણે જોઈશું વધારે સ્પષ્ટ થઈ જશે કેમ કે આપણા માટે એ ચાહે પુરાણો હોય મહાભારત હોય ગીતા હોય કે આપણે ત્યાંના સુરજ ગ્રંથ હોય એ બધા કેમ કે આપણી જીવનની જે પ્રાયોરિટી છે એમાં આ બધી વસ્તુઓ આવતી નથી એને કારણે એમાંથી મળતા ઉપદેશ છે એને આપણે આપણા જીવન સાથે કે કર્તવ્ય સાથે જોડી નથી શકતા કે આપણને ભૂખ્યાને કંઈ ખાવાનું મળ્યું હોય તો આપણા રૂમાટા ઉભા ન થાય સ્વાભાવિક છે જેમને આની જ ભૂખ છે અને એ આટલા સ્વાદિષ્ટ રૂપમાં સુપાચ્ય રૂપમાં સરળ રૂપમાં પ્રાપ્ત થઈ જાય તો પછી એને રૂવાટા ઉભા થાય જ ને એ રામાનુ સંપ્રદાયની કથા છે કે એમના ગુરુએ એમને મંત્ર આપ્યો અને પછી એમ કહ્યું કે આ કોઈને કહેતો નહીં પણ એમને તો મંત્ર મળતાની સાથે જ એટલી ખુશી થઈ ગઈ કે શ્રીરંગમના ગોપુર ઉપર જઈને એને બરાડા પાડી પાડીને મંત્ર બોલવા માંડ્યા કે મને ભલે નરક થઈ જાય મારા ગુરુની આજ્ઞાના ઉલ્લંઘનથી પણ જો આ મંત્રથી આ જીવોનો ઉદ્ધાર થઈ જતો હોય તો ભલે મને નરક થઈ જાવ હવે એમને હવે એ મંત્ર તો કોઈ એવો મંત્ર નથી કે જે કોઈ શાસ્ત્રમાં ન હોય પ્રસિદ્ધ પણ જે જાતની એમની તડપ હતી અને એના અંતે ગુરુના મુક્તિ એમને પ્રાપ્ત થયું તો એમને પણ એવો રોમાંચ થઈ ગયો કે નાચવા લાગ્યા અને ચડી ગયા તો તો મૂળ વાત એ છે શરૂ આવ્યા હા લઈ व्यास प्रसादा श्रुतवान एक गुह्यम अहम परम योगम योगेश्वरा कृष्णा साक्षात कथयत स्वयं आप परम गुह्य योग साक्षात योगेश्वर श्री कृष्ण पोते कहता था ते मैं व्यासना प्रसाद थी सांभ्यो व्यास आज्ञा थी आ सांभ्यू कहे विवेचन આ સંવાદ મેં વ્યાસના પ્રસાદથી સાંભળ્યો ભગવાન વાસુદેવે જેમ વિશ્વરૂપનું દર્શન કરવા અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા હતા તેમ વ્યાસજીએ મને દિવ્ય ચક્ષુ અને કર્ણ આપેલા હોવાથી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ કહેતા હતા તે જ પરમ ગુહ્ય યોગ મેં સાંભળ્યો તેથી સાક્ષાત શ્રી કૃષ્ણના જ વચનામૃતનું સંજયને શ્રવણ થયેલું છે શ્રીમદ ભગવદ્ ગીતા મહાત્મ્યમાં પણ ભગવાનના મુખારવિંદમાંથી જ ભગવદ્ ગીતા નીકળેલી છે એમ કહેલું છે એમાં શ્રીમદ આચાર્યચરણ પણ નિબંધમાં ગીતાને શ્રી કૃષ્ણ વાક્યો જ કહે છે વાંચું આગળ હા राजं संस्मृत्य संस्मृत्य संवादम् इममत् भूतम् केशवार्जुन केशवार्जुनयोः पुण्यं यस्यामि च मुहुर्मुहुः मुहुर्मुहुः હે રાજન કેશવ અને અર્જુનનો આ અદ્ભુત પુણ્ય સંવાદ સાંભળી સંભાળી હું વારંવાર હર્ષ પામું છું મારા સંપન્ન થયા છે અહીંયા કેમ આ બે માટે હા કરી હાજી બીજા બીજું કોણ પકડો એમને ત્યાં ગયા દીતિબેન હેલો જય જય દંડક પ્રણામ કરો કરો તચ્ય સંસ્મૃત્ય સંસ્મૃત્ય રૂપમ अत्यद्भुतं हरे विस्मयो मे महान् राजन् हस्यामि च पुनः पुनः हे राजन હરિનું તે અતિશય અદ્ભુત રૂપ સંભારી સંભારી મને મોટો વિસ્મય થાય છે અને પુનઃ પુનઃ હર્ષ થાય છે વિવેચન સર્વધર્મના આશ્રય વિભુ નિરૂપમ મહિમાવાળા સર્વ દુઃખ હરનાર દુષ્ટોના સંહાર કરનાર હરિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પરમ અદ્ભુત અક્ષર અનેક ધર્મના આશ્રયરૂપ કાલ અને માયાથી પણ પહોંચાય નહીં તેવું નિરૂપમ મહિમા વાળું પાછળ વર્ણવ્યું તે વિશ્વરૂપ સંભારી સંભારી હું વિસ્મય પામું છું અને હર્ષ પામું છું આથી એમ સૂચ્યું છે કે દેવી જીવોને જ આવો હર્ષ થાય છે બીજાઓને થતો નથી આમાં તે બતાવ્યું છે કે જે અર્જુનને વિરાટના દર્શન કરાવ્યા હતા તો એ વિરાટના દર્શનથી વિસ્મય થઈ ગયા હતા તેવી જ રીતે એમ કે જે દેવીજીઓ હોય છે એને જ આના આનંદ પ્રાપ્ત થાય છે કે હર્ષ થાય છે જે આસુરી જીવ છે એને આ કઈ પ્રાપ્ત એટલે આવો આનંદ આવતો નથી એને સમજાય તો એનું દર્શન બી કર્યા વિશ્વરૂપ આ બધું સાક્ષાત પણ જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં શ્રી વિજય ભૂતિ અને અચલ નીતિ છે એવી મારી મતિ છે વિવેચન યુદ્ધમાં કોણ જીતશે તે બાબતમાં બાબતનો મનને કોઈ પ્રકારનો સંશય નથી જ્યાં શ્રી કૃષ્ણ અને ધનુર્ધર પાર્થ છે ત્યાં જ વિજય થશે એટલે અહીંયા એમ કીધું છે કે આ જે બંને યુદ્ધ થઈ રહ્યા છે તો બંને સાઈડ છે પણ જે સાઈડ ની અંદર આ કૃષ્ણ ના સાઈડ માં કૃષ્ણ છે ત્યાં બધું જ છે એમ કે તો શું છે ત્યાં આગળ ત્યાં શ્રી છે વિજય છે અચલ નીતિ છે એ એ જ્યાં બધું હોય ત્યાં જેમ કે એનો વિજય થાય એમાં કોઈ સંશય જ નથી એમ નીતિ એટલે શું નીતિ એટલે પોતાની શું કેવાય કે સુ આમ નીતિ હવે એને કેવી રીતે એક્સપ્લેન કરવું જોઈએ નીતિ એટલે આમ કોઈ આમ સાફ વિચાર કે સાફ મતી બુદ્ધિ એક જાતની પોતાના કામમાં જેની નીતિ સાફ હોય ને એમ વેલ્યુઝ મોરલ એથિક્સ પ્રત્યેનો કોઈ વાત નીચી રાજીભૂતિ એમ રાજી વૈભવ અહીંયા તો એ આ તો ને છેલ્લે છેલ્લે એક ઇન્જેક્શન મારી રહ્યા છે શું થવાનું છે હા છેલ્લો ફટકો છે इति श्रीमद्भगवद्गीतासु ब्रह्मविद्यायोगशास्त्रे कृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नाम अष्टादशोऽध्यायः ધન્યવાદ પ્રણામ પ્રણામ ચાલો અડકો દડકો રમો તાંડુ એક ખુરશીમાં અડકો દડકો રમો ચાલો દાદા એ બધું ચોખ્ખું કરી દીધું ખુરશી ચોખ્ખી કરી દીધી પાણી બધું ચોખ્ખી થઈ ગઈ ચલો અડકો દડકો